એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા જાનવી બેન વાર્તા સાંભળે છે આવો આવો જાનવી બેન તમે તો રોજ વાર્તા સાંભળો છો ને ભાઈ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું બધાને ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ચડજા બેટા સુડી પર આહા ચડજા બેટા ફાંસીએ એક હતું ગામ આ ગામમાં એક ડોસો અને એક ડોસી રહેતા હતા પણ આ ડોસાને ને ડોસીને કોઈ સંતાન નહોતું હો એમને તો કોઈ બાળક નહોતું એવામાં એક દિવસ આ ગામમાં આ ડોસા અને ડોસીના ઘરે એક ચોર આવ્યો હો ભાઈ ચોર ભાઈ તો છાપરું ફાડીને એમના ઘરમાં નીચે ઉતર્યા અને બરાબર ડોસાને ખબર પડી ગઈ કે ચોર ઉતરે છે ધીમે ધીમે એટલે આ ડોસો તો બહુ ચતુર હતો એણે તરત જ એક વિચાર કર્યો અને એની પત્નીને જગાડીને ડોસીને જગાડીને શાનમાં સમજાવીને કહ્યું અલી જાગે છે કે મને સપનું આવ્યું છે કે આપણને ભગવાને એક સરસ મજાનો દેવ જેવો સરસ મજાનો દીકરો આપ્યો છે અને એ દીકરો આજે આમ ઉપરથી આકાશમાંથી છાપરું ફાડીને આપણા ઓરડામાં ઉતરે છે માટે જલ્દી જલ્દી ઉઠ ઘીનો દીવો કર દીવો આપણને ભગવાન દીકરો આપ્યો છે દીકરો ડોશી તો હરખાતી હરખાતી ઉઠીને બોલી હે શું કહો છો મારા સમ વાહ ભગવાન વાહ ડોશીએ તો ઉઠીને ઘીનો દીવો કર્યો ને પછી બોલી હવે તમે જલ્દી દીકરાની તપાસ તો કરો અને એને બધું ઘરનું ઘર ઘરેણું સોંપીને ચિંતાથી મુક્ત થઈ જાઓ બધું સોંપી દો દીકરાને આપણું ઘરેણું ને આપણી પાસે જેટલા પૈસા છે બધા લો બોલો આ ડોસો ને ડોસી તો આવા ચતુર હતા હો ફાનસ લઈને ડોસો ને ડોસી તો શોધવા લાગ્યા બધે અને કહેવા માંડ્યા દીકરા તું ક્યાં છે ભાઈ જલ્દી આવ જલ્દી આવ અને બધા ઘર ઘરેણા સંભાળી લે બધા પૈસા સંભાળી લે પેલો ચોર હતો ને એ તો થાંભલે ચડીને લપાયેલો હતો એ આ બધો તાલ જોઈને માની ગયો કે ખરેખર આપણા ભાગ્ય ઉઘડી ગયા છે અને આ ડોસાના દીકરા થઈને હવે આપણે તો મોજ કરવાની છે ભાઈ ડોસાના પૈસે જો બોલો એ તો નીચે ઉતરો એટલે ડોશીએ એના દુખણા લીધા અને પાટલે બેસાયરો પછી એક પછી એક પટારા ખોલી ને એના કપડા ને ઘરેણા ને બધું આ ચોર ને પહેરાયું ચોરના મનમાં શંકા હતી એ બધી નીકળી ગઈ કે આ તો બધું આપણને સામેથી આપે છે દીકરો માનીને ડોસીએ રાતો રાત કંસાર કર્યો અને આ દીકરાને જમાડ્યો સવાર પડી એટલે ડોસો દીકરાને લઈને પોતાની દુકાને ગયો ડોસો તો વેપાર કરતો હતો એટલે દુકાને લઈ ગયો આ દીકરાને જે ચોર હતો તે ત્યાં નવા માણસને જોઈને જે પૂછે એને જવાબ આપે મારો દીકરો છે ભગવાને દીધો છે પણ એણે એક પાડોશીના કાનમાં છાનામાના કહી દીધું ડોસાએ હો કે ખરેખર તો આ ચોર છે એટલે પોલીસને જઈને ખબર કરો કે મેં ચોરને એક યુક્તિ કરીને પકડી રાખ્યો છે થોડી વારમાં પોલીસ આવ્યા અને શેઠને પૂછ્યું આ માણસ કોણ છે એને પણ ડોસાએ આંખો મિચકારીને એ જ જવાબ આપ્યો કે દીકરો છે દીકરો પોલીસને આ રમતમાં રસ પડ્યો એણે કહ્યું તમારા દીકરાને અમે રાજાજી આગળ લઈ જઈશું અને રાજાજી પણ એને જોઈને રાજી થશે પછી પાછો મોકલીશું બધા પોલીસ વાળા દીકરાને લઈ ગયા ચોર હતો ને પણ ચોરને ક્યાં ખબર હતી એને તો એમ જ હતું કે બધા મને દીકરો જ માને છે દીકરાને લઈ ગયા અને સીધો એને જેલમાં પૂર્યો બોલો તપાસ કરતા જણાયું કે પાંચ વાર તો આ ચોરે બહુ મોટી સજા કરી છે એટલે એને કાયદા પ્રમાણે તો ફાંસી દેવાની થાય એને સૂળીએ ચડાવવાનો થાય એટલે સૂળીએ દેવાની તૈયારી કરી અને પછી પોલીસે ડોસાને ખબર આપી એટલે ડોસો ફાંસીના સ્થળે આવ્યો પણ પેલો ચોર સમજો કે એના બાપા છોડાવવા આવ્યા છે એટલે એણે તો એને વળગી પડીને કહ્યું કે બાપા આ લોક મને સૂડીએ ચડાવે છે ડોસા એ જવાબ આપ્યો એમ કે દીકરા હશે હશે આ રાજાના કામમાં આપણાથી ના ન બોલાયો માટે ચડજા બેટા સૂડી પર ભગવાન ભલા કરેગા તેરા <laughs> તો ભાઈ આ ચતુર ડોસા ડોસાએ ને ડોસીએ ચોરને આ રીતે પકડાવી દીધો ભાઈ ડોસો ને ડોસી તો બહુ ચતુર હતા અને ચોર ને સુળી ઉપર ચડાવી દીધો ચડજા બેટા સુળી પર કહીને તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ જાનવી બેન આવજો